સારી એ કીધી ને છોકરો બોકરો થયો ના શું તપ કરે છે તપ તો ના થઈ હોય તપ કરે છે તમારો પિતરે જાય બત્રીજો ભાઈ થાય એના ખાધો મારા કુટુંબ ના ભાઈ થાય એના ખાધો મારા દેશના છે કે દેશના કચ્ચી પ્રાટ ને પુષ્કળ ટાઈગરમાં સ્વીકારાતા નથી છ તત્વ છે શશિકાંત પૂછે છે કઈ શશિકાંત કે છે કે ધર્માસ્તિકાય ને એ બધું છે ને એ શું છે ધર્માસ્તિકાય ને અસ્તિકાય અધર્માસ્તિકાય ને બધું છ તત્વ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ બધું થશે સારી બાજુ થશે ગતિ સાહેબ ગતિ સહાયક ને સ્થિતિ સહાયક ધર્માસ્તી કહે ગતિ સહાયક પારિભાષિક શબ્દ એટલામાં સમજણ ના પડે આપણું હા આપણું સાદી ભાષાનું લખેલું ને તે હાથું બરોબર ને આપણી શુદ્ધ ગુજરાતી ભાષા લખેલો અને તે પછી ગામી કેવી ગામી ગામથી ભાષા સરસ બીજું બેન મહાત્મા એ વિશે થોડુંક કે આ ભાઈ જે સવાલ હતો ને બધે જ્ઞાનીનું મહાત્મા નહીં જાણવાથી સામાન્ય પણ નહીં એ રીતે ટ્રીટમેન્ટ થાય જ્ઞાની છે આ સંતો જ્ઞાની નથી સંતો જ્ઞાની એની કક્ષા પ્રમાણે અને વ્યવહારિક જ્ઞાની આ તો મૂળતા જ્ઞાની હવે એનું જે મહત્વ છે જ્ઞાની નું મહત્વ સમજાવો એમ કે અરુણભાઈ જ્ઞાની નું મહત્વ શું છે લોકો બધા સંતો ને જ્ઞાની માં કઈ ફરક સમજતા નથી જ્ઞાની તો શબ્દ માં શ્રીમદ રાત્રે કહ્યું કે જ્ઞાની એ બે તારી પરમાત્મા છે એટલું સમજી રહે ને તો કામ આગળ જાય દેહ પરમાત્મા છે એ પોતે ના કે પરમાત્મા નથી પણ તમારે માની લેવાનું લોકો જ્ઞાની ને સામાન્ય સંતો સમજી લે છે લોકો જ્ઞાની ને સામાન્ય સંત એવું સમજે છે હા જ્ઞાની પોતે પરમાત્મા જેવું ના કે શું કારણ કે પરમાત્મા કહેવાથી કેટલાક માણસો ઊંધો અવરો અટકે પગે પાપ વધે એ ઊંધા લોકોને નુકસાન ન કરે એટલા માટે નહીં બોલવાનું પણ પણ એનું અસામાન્ય પણ લોકોને સમજાવવું કઈ રીતે આ સામાન્ય નથી અસામાન્ય પણ લોકોને સમજાવવું એક વાક્ય નહીં નીકળે શું કહે ચમત્કાર મોટો મોટો ચમત્કાર છતાં અમને કઈ ચમત્કાર નથી આશ્ચર્ય છે વિજ્ઞાન છે શું કહ્યું અમારા કોઈ મિત્રોને અમે કહીએ કે જ્ઞાની છે આવો પણ એમને સમજાવી ના શકાય અસામાન્ય પણ જ્ઞાની સમજાવી ના શકાય એમાં શાસ્ત્રો દેખાય એવા શબ્દો દેખાય બે અણુ બધા જુદા આ જે અણુ છે એને રૂપ ના હોય એ રૂપી નહીં કાળાણુ છે રૂપી નહીં કાળાણુ અરૂપી કહેવાય બધું અરૂપી એક રૂપી તત્વ એકલું જ રૂપી છે રૂપી રૂપિયા આપતા રૂપિયા તો જ્યારે શેપ હોય શેપ જે હોય એ એ અરૂપી છે તે છતાં એને અણુ કહે છે કારણ કે ભાષામાં રસ એને અણુરૂપે છે પણ રૂપી નથી સાંભળ્યું છે તે તે અવરું ગ્રહણ કર્યું છે જે તે અવરું ગ્રહણ જ્ઞાની બિચારા શું કરે કેટલું સમજાવે સમજવાની રીતે સમજાવે મારી કુટીને સમજાવે આત્મજ્ઞાન થાય નહીં મારફાડ કરી આત્મજ્ઞાન થતું આગળ જે જે વ્રતાદી કર્યા આપીએ અફળ ગયા છે તરુણ દેવદેવ કર્યા બધા અફળ ગયા માટે હવે સત્પુરુષની દ્રષ્ટિએ તેનો પરમાર્થ જુદો સમજાશે સમજીને કરો એક એક વ્રત હોય પણ મિથ્યા દ્રષ્ટિને અપેક્ષા એ બંધ છે અને સમ્યક દ્રષ્ટિને અપેક્ષા એ નિર્જા છે એટલે અમે કઈ આ તપ કરજો આંતરિક તપ નિર્જા છે બાહ્ય તમને તપેલો જ છે ને આપડે દેશ ગયા ગયા દિવાળી સાથે ભડકો થઈ જાય જાય ઠંડો છે જ નહીં તપેલાનું શું તપ કરવાનું એ તો સચિવમાં તપ કરવાના હતા પેલા ઠંડે કદી તો તમે એ તપ કરે તારે ગાડું આગળ ચાલે આ તો તપ કરે તપેલો જ છે આ તો તપેલા બધા તપેલો જ છે ગુરુ તપેલા હોય જે કહીએ ને ભેગો થાય પૂર્વે જે વતાડી રીતો ગયા તે હવે સફળ થવા જતું નો જોગ થયો છે માટે પુરસાદ કરો સદાચરણ જે કઈ તેવા મરણ આવે પણ પાછા થવું નહીં આરામ પરિગ્રહથી નાની વચનો સહન થતા નથી આરંભ અને પરિગ્રહ આરંભ એટલે શું પૂછે છે આરંભ એટલે શું આરંભ પરિગ્રહ હોય તો હજી તો મતિ જ્ઞાન ના થાય આરામ પડી ગયા એટલે નોકરીઓ કરવી ધંધા કરવા વેપાર કરવા કઈ પણ સંસાર કરવો કે કઈ પણ દોડધામ કરવી એ બધા આરામ પડી ગયા કહેવાય તેનાથી કે તે મતિ પણ ના થાય બીજું શું થાય બાણું સાસુ છે એટલે આરંભ પરિગ્રહ આ ક્રમિક માર્ગ નો માર્ગ શું કહ્યું એ ક્રમિક માર્ગ નું સમજાવે છે ને હા તો મેં તમને કહ્યું બધું ચાલશે ભાઈ કશો વાંધો ચાલો મોકલી જવું છે તમને અક્રમ વિજ્ઞાન છે આ શું છે વર્લ્ડમાં ક્યારેય હોતું નથી આ દસ લાખ હશે એકરો હોય દસ લાખ હશે એકરો પ્રગટ થાય તો કામ થઈ ગયું બહાર નું તપ ના તપના માટે વસ્તુઓ જોઈએ બહારની વસ્તુ મન ને વાળવું પડે મનને આમ સ્થિર કરવું પડે શું પદ્માસન વાળવા પડે પછી છૂટે ના મારે મૌન લેવું પડે લોકોને કહી દે અહીંયા બોલી નહીં મારી જોડે હવે આરંભ આ શબ્દ સમજાય આરંભ એટલે શું કે મનમાં વિચાર આવ્યો કે જઈશું હવે ઘેર જઈએ પણ પછી ગયો નહીં ઉભો ના થયો કશું વિચાર આવીને જતો રહ્યો પણ આવો વિચાર ઘેર થઈ આવે તો ભાઈ એ ગપ્પુ નથી એ સમરમ કર્યો કહેવાય સમરમ અને ત્યાર થોડી વાર પછી વિચાર આવ્યો કે ચાલો આવે પુષ્કળ આપણે જઈએ આપણે એવું તમે બોલો એટલે ગયા નથી બેઠા છે એ સમારંભ કર્યો કેવાય શું કહે પછી હજી ઉઠીને હડવા આરંભ કહેવાય ક્રિયા કરી એટલે આરંભ ક્રિયા કરી એટલે આરંભ એ આરંભ કહેવાય એ આરંભ અને પરિગ્રહ પરિગ્રહ એટલે આ મારું આ મારું આ મારું આ મારું દેહ મારું પરિગ્રહ તો તમને આરે પર મેં છોડાયેલા છે લોકો શી ખબર પડે આરંભ એટલે હું હું હોય તો આપણે આરંભમાં થાય જવાબદારી આવે ને હું મારું બે કર્યું તો રહી ગયું તમને આરે તરીકે છૂટી ગયા આ ક્રમિક બાળક મોને એમ ના આવે કે આટલો બધો દોડ ધક્કો છે આર તરીકે શું કર્યો તમારા બાળક આવા છે તો પડી એક જગ્યાએ <laughs> અમુક સંસારી છે પગાર લાવીએ છીએ રોપ મારીએ છીએ મોક્ષમાં જવું તમારે મળી ગયું છે તો માન્યામ નથી આવતું હજુ આવું અલૌકિક મળી ગયું છે તો માન્યામ નથી આવતું હજુ અરુણ આજ વર્ષે તને જ એકલા સમજ કરતી એવું નથી સમજે એ તો એ બોલે અદભુત અદભુત અદભુત લોટરી લાગી ગઈ ને તમને કોઈ છે આ ઇન ભક્ત કોઈ કે પુસ્તક વાંચું પારંપરિક સુધારા નિશાના બુકની વાતો કરું ગયા પણ તને ખબર નહીં પડે આ રીત જુદી રીત છે રીત જુદી લોકોને નથી માનવામાં આવતું આપણને આવું થઈ ગયું છે દાદા પૂછે છે કે સવારે બહાર ફરવા જઈએ ચાલવા જઈએ સવારે ત્યારે વિચાર થાય કે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એમ બોલીએ અને પછી આજુબાજુ ઝાડ પાન બધું જોઈએ ત્યારે એમ પણ બોલાય જવાય કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું તો એ બે માંથી કયું સારું વધારે બધું બરાબર એ ત્યાર પછી ધીમે ધીમે બોલ બંધ થઈ જશે ત્યારે વધારે સારું બોલવાનું બંધ થઈને એમને થયા કરે સહજ સમાજ સહજ સમાજ છું એ બોલવું સારું કે શુદ્ધાત્માને નમસ્કાર કરું બંને બોલવાની જરૂર નથી પણ છતાં બોલે છે તો સારું છે બાકી ધીમે ધીમે બોલવા નીકળી જાય સારું એમને નમસ્કાર ના કરાય જોવાનું અમે બોલો છો નથી મનમાં જ થાય કેવું બોલતા એવું નથી મનમાં એવું નથી બોલતા મનમાં એવું થાય એટલે એક કરતા બીજું સારું એવું નથી જે બંને કરવું ભીખુભાઈ ભીખુભાઈ ખરેખર ભીખુભાઈ છો તમને કેમનું લાગે તમને કેમનું લાગે છે તમારું નામ છે તમારે સાચી છે પણ તમે ખરેખર કોણ મારી ઇમેજ ભીખુભાઈ બોલો પપ્પા આપેલું નામ તો ખરું જ તમે છે ઓળખવાનું બધું સાધન પણ આત્મા તમે લોકો કદાચ કોણ છો ભીખુભાઈ ઉમાબેન ભાઈ ભીખુભાઈ છે ભીખુભાઈ તમે આત્મા નો કે આત્મા છે તો આત્મા છે તમારે દિલથી તમને શું લાગે અપમાન કરે ખબર પડે કે આત્મા હજાર અપમાન રડે નહીં તમને અપમાન રહ્યું છે માણસ છે અપમાન લાગે તો ખરું થોડું માણસ છે અપમાન તો લાગે તો ખરું ને ના એટલે આત્મા થયા નથી હજુ વાર લાગશે દાદા બીજો ના માયા વાળા નથી વાર લાગશે વાર લાગશે આત્મા થવાનું ના ના એ તો આત્મા થાય થાય ત્યારે પામું એવું પામું શું નામ નામ વાળા નાના નીકાળે છે આગળ અનામી થઈ જાઓ અનામી તમે અનામી છો ને અનામી થઈ જાઓ અત્યારે નામ વાળા નાના નીકાળે અહીંયા આગળ હમણાં તો સંસારમાં રહેવું છે થોડી નામના મેળવવી છે નામ ચાલે નહીં આવું ચાલશે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલો નહીં ચાલે તો ની આત્માની માં જઈશું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવશું નહીં તો પછી આત્મા ની આત્માની ખોજમાં જઈશું હું જોઈએ જાણવે ત્યાર પછી સમાધિ કઈ જાણી ના કહેવાય હું કોણ છું જાણવા માટે આ બધી સંસ્થા છે અને તે પાછું અનુભવથી રિયલાઇઝ કરવું પડે અને ચાલુ બી કરતું દુનિયા કોને બનાવી તે જાણવું પડે ભગવાને બનાવ્યું ભગવાન બનાવ્યું છે ભગવાન જ બનાવ્યો છે ને ભગવાન નવરો નથી આવું બનાવવા માટે તો પછી બીજું કોણ નવરું બેઠું છે એ તો લૌકિક વાત છે ભગવાન બનાવી તો લૌકિક વાત છે અલૌકિક જાણી ના છે માં વાત કરી છે ભગવાન ભગવાન તો ખરેખર અલૌકિક માં વાત સમજી ને જાતિ ખરી હકીકત તો સમજવું જોઈએ ને તમે લૌકિક વાત જાણી ગયું ભગવાને કઈ તો અલૌકિક પણ જાણવી પડે ને અલૌકિક વાંચવામાં ચૂક છે ત્યારે તો પણ ધીરે ધીરે ના એટલે અહીંયા દાદા પાસે આવ્યા છે કે તમને અલૌકિક પણ જાણવા લાગશે અલૌકિક માં શું છે કોને બનાવ્યું છે તમને જિજ્ઞાસા થતી નથી કે છે એટલે શું પૂછવું એમ તો જાણવું પડે કે કોને કોણ બનાવી આ દુનિયા કેવી રીતે ચાલે છે આ લોકો કે એ તો એમ સમજુ લોકો ક્યાંથી ગોળી છે પણ સમજવું તો પડે ને સમજદારમાં જો ક્રિએટર હોય સાયન્ટિસ્ટને કહ્યું મને સાયન્ટિસ્ટ કહે છે અમે એક અબજ માણીએ શીખવાડી ક્રિએટર તમે આવું બોલો છો કોણે તમને કઈ શીખવાડ્યું ક્રાઇસ્ટ શીખવાડ્યું છું મેં God is created correct by Christian view point not by fact sir view point બરોબર છે વાસ્તિકમાં એવું નથી God by Indian view Indian by by view viewpoint, not by fact. વ્યક્તિ એવું છે નહીં કશું પછી મેં એને કહ્યું મેં ક્યારે ચાલુ કરી હતી જે ભગવાને ક્રિએટ કરી તો કે કઈ સાલમાં ક્રિએટ થઈ કારણ કે ચાલની મને ખબર નથી પણ તારું શરૂ થઈ ગઈ છે સગા શરૂ થઈ ગઈ છે શરૂ થઈ ગઈ છે ને તમને શું લાગે છે શું કે છે હા શરૂ થાય એનો નાશ થાય તે જાણો છો જે વસ્તુ શરૂ થાય એનો નાશ થાય તો આ જગત તો અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત છે એનો નાશ જ કદાચ થયો નથી ને શરૂઆત થઈ નથી પછી ક્રિએટની જરૂર ક્યાં છે હા તો ચોર ને બીડાવવા માટે વાક્ય મૂકેલું છે એમ બધા સંબંધ એ બધા ચોર ડાકો છે લાગે તો આપણે મનનું આમ છે હું છું કે નથી કે આપણે બીજાને કેવી રીતે જોઈને જોઈએ તેના પર આધાર આપણા મનમાંથી બધી વસ્તુ દુનિયા અનાદિ અનંતને શરૂઆત ક્યાં કહી શરૂઆત અનાદિ અનંત શબ્દ હવેલું છે ને તો પછી ક્રિએટર કેમ મનાય દે ક્રિએટર તો મનાય છે કારણ કે ધર્મ સમથિંગ અંદર આત્મા ભગવાન ગોડ અનાદિ અનંત હંગ્યા તો હોય શક્તિ કો ભગવાન કો ગોળ કો કઈ પણ કઈક તો આત્મા કો જે કોઈ કઈક તો ખરું તો છે ભગવાન તો છે ભગવાન આવું આ બધું અનાદિ અનંત છે એમાં ભગવાન એ God is in every creation whether visible or invisible not in creation આની મેં નહીં માણસે બનાવેલી ચીજો નહીં બીજે બધે છે ભગવાન અને ભગવાન એ પોતે કરતા નથી જ્ઞાતા રસ્તા છે શું છે અને સાયન્સ વિજ્ઞાન થી ચાલી રહ્યું છે ગેસ ચૂવો ભેગા થઈને પાણી થઈને મેચ થઈ જાય કોઈ બનાવવાની જરૂર ના પડે એ ભગવાને બનાવેલું કોણ એ ભગવાને બનાવેલું કે કોણે બનાવેલું ભગવાને બનાવેલું કોઈ ચીજ નથી એમાં જીવન નથી દાદા તમે કે આમાં આમાં આત્મા નથી આમાં જીવ નથી તો હું સ્થૂલમાં પરમાત્મા શક્તિ નથી એમ કે આપે કહ્યું કે આમાં પરમાત્મા નથી તો કે આ જળ માં પરમાત્મા નથી જળમાં પરમેશ્વર હોતા છે પરમેશ્વર હોય જળ કહેવાય નહીં ચેતન કહેવાય આ ઝાડમાં પરમેશ્વર ખરા એટલે ચેતન કહેવાય તો આ ઘઉં ચોખા ઘઉં ઘઉંમાં બાજરીમાં જુવારમાં બધામાં ભગવાન ખરા એ ચેતન કહેવાય સુકાઈ જાય તો સુકાઈ જાય પછી સુકાઈ જાય પછી ચેતન આપણે હા મઠિયા હોય મગ હોય ને પાણી બધા પડવા નાખે ના એમ કે જળ જે સુકાઈ જાય સુકાઈ ગયા પછી નહીં ફરી ફૂટે નહીં તે નહીં બેન પૂછે છે કે કેટલાક ને દાદા પાસે આવીને આત્માનું જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય છે અને કેટલાક ને નથી થતું એવું કેમ કે છે દાદાની પાસે આત્માનું જ્ઞાન મેળવવાનું કેટલાક ને ઈચ્છા થાય છે અને કેટલાક ને નથી થતું એવું કેમ આપની પાસે આવવાનું આત્માનું જ્ઞાન મેળવવાનું પુણ્ય હોય છે કેટલું મોટું પુણ્ય હોય તો ભેગો થાય પુણ્યના આધારે પુણ્યના આધારે તો ત્યારે મારો પાછું નીચે આવવું પડે ખરું ક્યાંથી વસ્તુ છે ને જ્ઞાની ભેગા થવા પુણ્ય હોય તો એ ભેગા થાય પછી ત્યાર પછી તમને મુક્ત કરવાનું પુણ્ય દોડતો જાય સુધી આવી શકીએ પુણ્ય કોને ભીખુભાઈ પૂછે છે પુણ્ય કોને કહેવાય લોકોને સુખ આપીએ પુણ્ય થાય કોઈને દુઃખ આપીએ તો આપી જાય કોઈને સુખ આપીએ નહીં તમે પુણ્યશાળી છો કે હું પુણ્યશાળી છું એ કેવી રીતે એમ કે છે તમે પુણ્યશાળી છો કે હું પુણ્યશાળી છું એ કેવી રીતે મનાય એ તો તમને ચિંતા ચિંતા ના થતી હોય તો તમે પણ સારી ચિંતા નહીં થતી ને ચિંતા તો મોડા પણ દિવેલ થયો મોટું છે મોડું ખરાબ પણ દેખાતું સારું દેખાતું હોય પણ અંદર શું તેના પાસે સારું પછી થોડું બધું દેખાતું હોય મકીમાં કોણ મોકલા તમે સાચું દેલો કદાચ એમ કહું કે બાપ દાદાના સંસ્કાર પ્રમાણ કહું કે ભગવાન મોકલે તો તમે આપણે પ્રવૃત્તિ નહીં કરો તો ભગવાન પણ નહીં એમ કે છે બાપ દાદાના સંસ્કાર પ્રમાણે કહું તો ભગવાન મોકલે પણ તમે જો પ્રવૃત્તિ ના કરો તો ભગવાન પણ ના મોકલે ભગવાન તો નવરા છે મોકલે બધા સંસ્કાર લીધા ભગવાન મોકલે બધા તમારા પુણ્ય કર્યા છે એ પુણ્ય મોકલે છે અને પાપ કર્યા છે નહીં મોકલે છે ભગવાન એમાં હાથ ચાલતા નથી ઓકે તમે કે ભગવાન અમુક વસ્તુમાં હાથ ચાલતા નથી તો પાપ ને પુણ્ય એ માણસે બનાવેલું કે ભગવાને બનાવેલું પાપ અને પુણ્ય માણસે બનાવ્યું કે ભગવાને બનાવ્યું ભગવાને કશું બનાવ્યું નથી ભગવાન પરમાનંદી છે અને આનું છે ભક્ત પ્રકાશ આપે તમને એ પ્રકાશમાં તમને ઠીક લાગે એ કરો અને સંસાર ના ગમે ત્યારે પછી મને અંબાર જોયું તમે બોલી ભેગો થઈ જશે ભગવાન તો ભગવાન જ છે અનાદિ અનંત જગત એમાં ભગવાનને બનાવવાની જરૂર ક્યાં દરેક માણસ ભગવાન થઈ શકે છે આ વિધાઉટ માય ગોડ જેને મમતા ગઈ એ તો ભગવાન છે મમતા સર્વસ્વ ગઈ એ ભગવાન જે દરેક માણસ થઈ શકે છે કે મહાવીરને કઈ લાયસન્સ નતું કૃષ્ણનું લાયસન્સ નથી મમતા રાખે ભગવાન તમારી મમતા છે તમે ભગવાન મમતા રાખીને ભગવાન એ મમતા રાખીને ભગવાન થવું હોય તો વિકુભાઈ કે મમતા રાખીને ભગવાન થવું હોય મમતા લીધે જીવાત્મા થયો છે મમતા જાય જીવાત્મા છૂટે પરમાત્મા થાય જીવનો શિવ થઈ જાય મમતા જતી રહે તો નિષ્ક્રિય થઈ જાય જીવનમાં જીવા જેવું નહીં થાય એમ કે મમતા જતી રહે તો નિષ્પ્ર થઈ જાય જીવનમાં જીવા જેવું ના રહે એવું ના થાય નિષ્પ્ર થાય ત્યારે પરમાત્મા થાય રસ જેવું કઈ રહ્યું પછી જીવનમાં રસ જેવું કઈ રહ્યું છે ને અરે રસ તો બહુ ભાઈ જરા તો આ બંને મમતા જતી રહે કેવા થઈ ગયા કેટલા રસ વાળા વધારે ભૂલ મોટી છે સમજણ પાડી હજાર પડે હા આ તમારું બધું અક્રમ વિજ્ઞાન એટલું બધું છે બહુ જુદું પડે દાદા નવું જ જુદું નવો અભિગમ જ છે આ પૂર્વે ક્યારે સાંભળ્યો ના હોય વિચાર્યો ના હોય જાણ્યો ના હોય એટલે પચવું બહુ અઘરું છે અને મેં પણ આ પાડી તેથી દર કાલ ધીરવો એ એવું કરજો મુજબ જેવો નિર્ભોથી દેહ માટે ઉજવણી માટે ડાક્ટર કહે છે મારે દર સાલ બાર હજાર રૂપિયા આપવા એ એમને આપે પૈસા તો બાજુ લાગશે ઉપર ત્યાં વધારે એવું બધું પ્રશ્ન નો જરા જવાબ મળ્યો બંધ તો પેલે કર્યું હવે આપડે કે કેમ બંધ કરતા નથી અરે મેં બંધ કરી શું અક્કલ તમે આ બસો મહિલ ભાઈ છે તારે એને ઉતરો છે ત્યાં કર્યું ત્યારે તમે બંધ કર્યું છે પછી અમારે શું એવું અમે તમને જ્ઞાન આપીએ ત્યારે બધું બંધ થઈ ગયું હોય છે સામાન તમારે પાઇપલાઇન લાવી હોય તેનું મોટી હોય તે પણ લાવી હોય એટલે આપતો આપવું જોઈએ પાણી વાત સમજાય ના સમજાય સમજાઈ ગયા એટલે કગાટ કરવા જેવું નથી રમીલા પૂછે છે કે આ નિર્મોહી દેવી જે દિવસ નિર્મોહી દિવસની ઉજવણી કરે બધા મહાત્મા ને બોલાવે બધા મહાત્મા એ ગિફ્ટ કાર્ડ લાવી જોઈએ કે નહીં બધા ભેટ લાવે કે ના જમાડી દેવાના જે આવે બધાને સારી રીતે જમાડી સત્સંગ કરવાનો તે દિવસ રાખો અને જમાડવાના તારે મહાત્મા બધા બ્રાહ્મણો દક્ષિણ આપવી પડે ને શશિકાંતભાઈ કે છે શશિકાંતભાઈ કે છે કે મહાત્મા બધા બ્રાહ્મણ ખાયા એટલે રમીલાએ થોડી દક્ષિણા આપી કે બધા બ્રાહ્મણો નહીં શશિકાંતભાઈ પૂછે છે લે લે લે લેવા દેવાનું કમ ફાઇલો ખુલ્લી જાય નહીં આપણે મોહનભાઈ કે છે મગનભાઈ કે છે કે બાર હજાર મગનભાઈ એમ પૂછે કે રમીલાબેન ને બાર હજાર જે મળે તે દિવસે તે દિવસે વાપરવાના ને દક્ષિણામાં જે મળે તે તમે છસો માં જમા જાઓ જાઓ તો છસો ને જમાડશે તમારે એવું નહીં બધું જમાડી ઉપર પાંચ હજાર રૂપિયા ખૂટતા એવું નાખે <laughs> ખોટ છે ખાનાર જોઈએ આ જયારે કશું જોઈતું નથી લાલચ નથી એવા સીધા માણસો કશું છે કરવા લાગે કામ બામ બધું આ ડાક્ટર હુકી પાણી પાત્ર એવા મહાત્મા કઈથી મળે આ બધા બહાર તો મહાત્મા જમાશે ને તો હમ વાળા હમ હમ એટલે ગંદા હમ હમ હા તો હમ વગરના મંગુબેન બસો બસો બારની લાઈન કઈ સમજી ગયા બસો માઇલ લાંબી કામ સમજાઈ ગઈ બરાબર અને ટૂંકી કરી હોય તો શું કરવું પાઇપલાઇન ટૂંકી નહીં થાય ને એમ કે વાટ જોવી પડે નહીં પાઇપલાઇન ટૂંકી કરી હોય બસો માઇલ ને બદલે સો માઇલ ની કે પચાસ માઇલ ની કરી દેવી હોય તો શું કરવું એમ પૂછે હવે આપડે લાવવું જ નહીં પોઈન્ટ આપડે પાણી કેમ આવે છે એનો પુરાવો આપડે એનો જવાબ ભલે એટલે પૂરું થઈ જવાનું છે હવે આવતું બંધ થયું આપવાનું બંધ થયું છે અને અહીંયા આગળ આપણે ગ્રહણ લઈ કરીએ છીએ જે આવે તે આવવા દે છે એટલે મેં ખાલી ખાલી થઈ જવાનું નીકળતા પાણી ઉપર આપણે રાગ રાગદ્વેષ થઈ જાય નીકળતા પાણી ઉપર આપણે રાગ રાગદ્વેષ થઈ જાય એનો કઈ વાંધો ના થાય ના રાગદેશ સાહેબ રાગદેશ કરનારો હતો એ તો ગયો સુધાર્થમાં થઈ ગયો હું મંગુ ભાઈ છું એ માન્યતા હતી તે તૂટી ગઈ હું સુધાર્થમાં છું માન્યતા થઈ અને હું મંગુ ભાઈ છું એ તો વ્યવહાર થી હવે નાખતી સામે થઈ અહંકાર ચડાઈ ગયો by the relative viewpoint I am Mangubhai by real viewpoint I am સુધાર્થમાં એટલે પહેલાં તો રિયલ મંગુભાઈ જાણતા હતા હું મંગુભાઈ છું એવું જાણતા તે અહંકાર હતો તે અહંકાર કરો કાયમ એ પરિસ્થિતિ હતી નથી દાદા નિરંતર નથી રહેતી એમ કે નિરંતર તો રહેતું નહીં તમે મારી પાસે આયા કેટલા કલાક ભાવના છે એમ કે ભાવના છે નિરંતર રાખવાની પણ ભાવના પેલી પણ મળવું છે સુખડ નું તેલ સારું પણ અહીં બેઠા બેઠા ગંજાવે ને તો ગસીએ <laughs> વચ્ચે ચાદર આવ્યા ખુબ ઘસી જાય દાદા સંજોગો એવા થઈ ગયા છે સારું નથી લાગતું પડતો હોય એવું થાય છે ના પણ દાદા પરિચય રહ્યો ને ચાર દાડા રાત દિવસ હા તે તો કોન્સ્ટન્ટ દાદા એ તમારે ક્યાં રહે એવું રહેવાનો સંજોગ લાવો તારા આવી જાય ન્યૂઝ વ્યક્તિ બોલાવજો તો આ થશે ગઈ સાહેબ ઉજવ્યું હતું નહીં આગળ પડી ગુરુ પૂર્ણિમા એ રીતે આવું જવાનું કામ કરી લેવા જેવું છેલ્લું પામ છે લાસ્ટ પામ આવે નવું આગળ પેશન્ટ છે નહીં this is the end of travelling અને રાજધાની એક્સપ્રેસમાં જવાનું છે જે રીતે રાજધાની એક્સપ્રેસ ચાલ્યા કરે છે ગરબડ નહીં ગોઠાળો સરકાર ઉછરી પડવાની ખબર આવે તો એ કે ભાઈ નિકાલ કરી નાખો ચાલો પોતાને કશું કરી દાદા એમાં સહાય જોવે ને તમારી સહાય કાયમ જોઈશે તમારી પાસેથી હંમેશા સહાય જોઈશે એમ કે મદદ જોઈશે તમારી પાસેથી કાયમ રાત્રે હોય પણ તમે ધ્યાન રાખતા <laughs> દેશમાં હોય તો રાત્રે અહીં આવીએ અહીં આવીએ ઇંગ્લેન્ડ જઈએ બધે જો જો હોય જે જે જેટલો તાર જોડે એટલું એને આપી દેવાનું બધું જ જવાનું બધા મદદ કર્યા કરતી હતી હવે અનુભવ થશે એટલે ખબર પડશે દાદા પહેલા અનુભવ થશે તે પ્રમાણે ખબર પડશે તમારા પિતાની રોજ ખબર લઈ જઈએ પૂછજો તો દેશમાં હોય તો ખબર લઈએ હંમેશા દાદા તમારે અહીંયા આવવાથી નહીં આવતા પૂછજો દેખાય છે દાદા પૂછો પૂછો સ્ટેશન થઈ જાય એમ કે દાદા દેખાય છે સ્ટેશન થઈ જાય રોજ બોલવાના રોજ અમે જેટલું યાદ કરી તેટલું તમે કરો છો અમારે અમે યાદ કરીએ એટલું તમને તમે અમને યાદ રાખો વધારે વધારે તમે તો મોટર માં ખોઈ દો મારે મોટર મોટર કશું દાદા રામભાઈ પૂછે તમારી ફાઇલો બહુ વધી ગઈ એટલે એમ કે કદાચ ટાઈમ ના રે એમ થાય ના રે પણ ફાઇલો અમારે વરગણ ના કરે આપડે કઈ દાદા પવન સિંહ જાય કઈ ભાઈ ઉઠવા મળે તમારી પાસે કેવું કોમ્પ્યુટર છે મોટું જબરદસ્ત કેટલી મેગાબાઈટ છે સારી બધા કરાય બધાને દાદા મોહનભાઈ કહે છે કે ઝાંખા દીવામાં થોડું તેલ પૂરો તે ક્યાં સુધી ચાલે અમારે તો ખૂબ જોઈએ કે દીવો બરોબર સળગી જાય કે વાસનાઓનો પવન એટલો બધો છે કે દીવો ઓળવાઈ જવા કરે કરીએ તેલ પૂરે સારું નહીં બરાબર વધારે તેલ પૂરે તો સારું નહીં વધારે તેલ પૂરે સારું નહીં દાદા પૂરાય જ નહીં તેલ તો પૂર્યા જ કરીએ તમે નાખ્યા જ તેલ ના પૂરે ચાલે છે તેલ પૂરા કરે છે પણ જો હલવાઈ જાય તો પાંચસો થઈ ગયા પછી કરી શું કરીએ એમાં આપણે ભોગવવા પડે દાદા મોહનભાઈ પૂછે છે કે કળિયુગ ની અંદર જે મનથી પાપો થાય છે એ ખરેખર માફ થઈ જાય કર્યુમાં માનસી પાપ થાય માફ થઈ જાય માફી મળે ને માફ મનથી એ પાપો થાય મનથી પાપ થયેલા હોય પણ તે એ પાપો જામી ગયા પહેલા કરીએ માફ માગી લે તો ખલાસ થઈ જાય માફી માગેલી દરેક વસ્તુ ખલાસ થઈ જાય પણ જો એ ભાઈ જામી ગયેલા પહેલા થાય તો એ જામી ગયા બરોબર સમજ નહીં પડી અમને પાણી પાણીનો બરફ થઈ ગયો પછી શું કરીએ ઉપર એને ગરમી મૂકવી પડે ને થોડી ગરમી કોઈ મૂકે નહીં <laughs> પાણી હોય તો કરી લેવાનું પાણીમાં ચાલતી કરી લેવાનું પછી બરફ થઈ જાય શરૂઆત કરી લે શરૂઆતથી બોડી